સર્વોપરી સ્વામિનારાયણ મહામંત્ર પૂજ્ય સત્યપ્રકાશ સ્વામી वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये सहजान स्वामी महाराजनी जय अक्षर पुरुषोत्तम महाराजनी जय गुणातीतानंद स्वामी महाराजनी जय भगत जी महाराजनी जय શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય આપણા મોટાભાગના દેવસ્થાનો એમાં બહાર આપણે જોયું હશે કેટલાક રાંકાઓ ભિક્ષુકો યાચકો હાથમાં એનું વાસણ લઈ અને મંદિરની બહાર બેઠેલા હોય છે તમે ડાકોર જાઓ આ બધા જે મોટા મંદિરો હશે ને તો એ તમને જોવા મળશે એ મંદિરની બહાર બધા એ કોણ બેઠેલા હોય છે ભિક્ષુક હોય છે ભિખારી હોય છે જેટલી સંખ્યા ભિખારીઓની મંદિરની બહાર છે એના કરતાં આનંદગણી મંદિરની અંદર છે ભિખારીઓની સંખ્યા મંદિરમાં વધારે છે બહાર કરતાં અને એટલા માટે એવું કહેવામાં આવે છે કે માણસ એટલે અપેક્ષાઓનો ઢગલો અને જ્યારથી વિચાર શક્તિને પામ્યો એટલે પોતાની અંદર જોશે અને બહાર પણ જોશે પોતાના ઘરમાં જોશે એને શું છે બહાર બાજુના ઘરમાં જોશે કે ત્યાં આગળ શું છે આપણે ત્યાં શું નથી એટલે શ્રીમદ ભાગવતજીના દસમ સ્કંદની અંદર અડતાલીસ ઓગણપચાસના અધ્યાયની અંદર જ્યારે કૃષ્ણ પ્રભુએ મામા કંસને મુક્તિ આપી ત્યારે એમની જે બે પત્નીઓ હતી જરાસંધની દીકરીઓ એ વિધવા થઈ અને એ કંસની જે બે પત્નીઓ એકનું નામ હતું અસ્થિ અને બીજીનું નામ હતું પ્રાપ્તિ આ બે પત્નીઓ અહીંયા જે બેઠેલા છે ને બધા પરણેલી છે નામ કદાચ જુદા હશે પણ અસ્થિ અને પ્રાપ્તિ અસ્થિ એટલે છે અને પ્રાપ્તિ એટલે મેળવવાનું બાકી છે એ તમે લગ્ન કર્યા હોય કે ના હોય તોય આ બે પત્નીઓ તો તમને વળગેલી છે તમને તમારી રીતે વળગેલી હોય ત્યાગીને ત્યાગીની રીતે વળગેલી હોય કોઈ કુંવારું નથી અને આ ઈપ્સિત વસ્તુઓ અસ્થિ અને પ્રાપ્તિ એટલે પ્રાપ્તિ એટલે બાકી છે અને એ મેળવવા માટે મનુષ્ય ઉદ્યોગ કરે છે અને એ ઉદ્યોગ કરતાં કરતાં જ્યારે એને વસ્તુ મળતી નથી એટલે પછી એ કોઈક દેવસ્થાનોનો આધાર શોધે છે એ કોઈક એક અનસીન પાવર જેને આપણે દેવ દેવી કહો માતાજી કહો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કહો જે પણ આપણે કહીએ એનો આશરો શોધે છે અને એનો જે પણ મંત્ર હોય ને એનો એ જાપ કરે છે એ મંત્ર જાપ કરતા જ્યારે એને ઈપ્સિત વસ્તુ મળતી નથી એટલે પછી તરત એ બીજા મંત્ર ઉપર સ્વિચ ઓવર કરે છે આમ ને આમ એ વ્યભિચારિણી ભક્તિ કરતો હોય છે અને શ્રીજી મહારાજે એટલા માટે શિક્ષાપત્રીની અંદર કહ્યું કે ભૂત આદિનો જો ઉપદ્રવ થાય તો વર્મ નારાયણાત્મકમ નારાયણનું વર્મ એટલે કવચ એનો જાપ કરવો હનુમાન મંત્રનો જાપ કરવો પણ બીજા કોઈ ક્ષુદ્ર દેવ દેવીઓનો જાપ કરવો નહીં એટલે શ્રીજી મહારાજ એના આશ્રિતોને આટલી દ્રઢતા કરાવે છે હવે આપણે જોઈએ કે મહારાજે એમણે પોતે પણ સ્વામિનારાયણ મંત્ર આપ્યો હમણાં જેમ આપણે જોયું સ્વામિનારાયણ મંત્રનો ઉદ્ભવ ક્યાં થયો કેવી રીતના થયો મંત્રનો અર્થ જ એ થાય છે કે મનનાત ત્રાયતે તે મંત્ર જેના મનનથી આપણી રક્ષા થાય છે અને એને આપણે મંત્ર કહેવામાં આવે છે જેને ઇંગ્લિશની અંદર આપણે ચેન્ટિંગ કહીએ છીએ કે જેનો સતત જાપ મનમાં અથવા તો મોટેથી આજે કરવામાં આવે છે મંત્રના જાપનો કે મંત્રનો મહિમા સમજીએ એ પહેલાં એક નામનો મહિમા સમજીએ લોકની અંદર પણ કોઈ અતિશય ઇન્ફ્લુએન્શિયલ માણસ હોય અને એના પાસે આપણે કંઈક કામ કરાવવા ગયા હોઈએ તો એ સહજ કહે છે જ્યાં તું મારું નામ દેજે ને કામ થઈ જશે અને ખરેખર કામ થતા હોય છે આ એની એક ઇન્ફ્લુઅન્સ છે તો જે એક આલોકના મનુષ્ય એના નામ વટાવવાથી પણ જો આલોકના કામ થતા હોય તો ભગવાનનો આપેલો મંત્ર અને શ્રદ્ધાથી જો એનો એક સદુપયોગ કરીએ તો આપણને જરૂર એનું પરિણામ મળતું હોય છે સ્કંદ પુરાણની અંદર વ્યાસીએ એટલો બધો મહિમા કયો છે આ મંત્ર જાપનો કે નામનોસ્તિ યાવતી શક્તિ પાપ નિર્દહ નિર્દહને હરે હે તાવત કર્તુમ ન શકનોતી પાતકમ પાતકી જનહ એટલે કે નામનોસ્તિ યાવતી શક્તિ નામની અંદર એની જેટલી શક્તિ રહેલી છે કે મનુષ્યને નિષ્પાપ કરી નાખે છે કે મનુષ્ય આખી જિંદગીમાં પણ જેટલા પાપ ધારો કે એ ન કરી શકે એનાથી આનંદ ઘણો આ પાપને દૂર કરવાનો પ્રભાવ આ મંત્રની અંદર રહેલો છે રામચરિત માનસની અંદર ઉત્તરકાંડની અંદર પણ કહે છે કે કૃતે જુગ ત્રેતામ દ્વાપર પૂજામખ અરુજોગ જો ગતિ હોય સો કલી હરિનામ તે પાવહી ભોગ કલિયુગની અંદર કૃતે જુગ ત્રેતામ દ્વાપર પૂજામખ અરુજોગ સતયુગની અંદર ત્રેતાયુગની અંદર દ્વાપર યુગની અંદર પૂજા મખ પૂજા કરો મખ એટલે યજ્ઞ કરો યોગ સાધો એનાથી થાય છે પણ જો ગતિ હોય સો કલી કલિયુગની અંદર હરિનામ તે પાવહી ભોગ હરિનામ એટલે મંત્ર જાપથી જ આટલું કાર્ય થઈ જતું હોય છે સ્વામિનારાયણ મંત્ર શીતળદાસના મિશે શ્રીજી મહારાજે માક્ષરવદ એકાદશી એકત્રીસ બાર અઢારસો ને એક એના દિવસે આપેલો હતો આ મંત્રની સર્વોપરિતા શ્રીજી મહારાજે એ જ દિવસે એની અનુભૂતિ કરાવેલી હતી શીતળદાસ નામના એ મુમુક્ષુ ઝરણાપરણા મધ્યપ્રદેશના ભગવાનની શોધવા નીકળેલા અને રામાન સ્વામી તો એમનું નિધન થઈ ગયેલું એટલે એને કિનારે આવેલું વાણ ડૂબ્યું એવું લાગ્યું પણ શ્રીજી મહારાજે એને મુમુક્ષુ જાણી સમાધિમાં દર્શન કરાવ્યા અને એમાં પછી રામાનંદ સ્વામી અનંત અક્ષર મૂકતો અને પોતાના પણ દિવ્ય દર્શન કરાવ્યા એ વખતે શ્રીજી મહારાજને આ શીતળદાસને મનની અંદર એક ભાવનાથી હું બધાનું પૂજન કરું ત્યારે મહારાજે કીધું તમારે બધાનું પૂજન કરવું હોય તો મનની અંદર ધારો કે રમાન સ્વામી છે એ ભગવાનનો અવતાર હોય તો તમારા આનંદ સ્વરૂપ થાય અને એક સાથે બધાનું પૂજન કરો પણ એ થયું નહીં પૂર્વના અવતારોની અંદર એના વિશે એવો સંકલ્પ કરવાનો કયો એ કર્યું ત્યારે પણ થયું નહીં અને પછી મહારાજે કીધું કે આ હવે અમારા વિશે એવી ભાવના કરી સંકલ્પ કરો કે તમારા અનંતરૂપ થાય અને બધાનું એક સાથે તમે પૂજન કરો અને છેવટે એ રીતના મહારાજને આ વચનમાં શ્રદ્ધા રાખી શીતળદાસ જ્યારે જાપ કર્યો અનંત સ્વરૂપ જેટલા મુક્તો હતા એટલા સ્વરૂપ થયાને પૂજન કર્યું આ દિવસથી આ પ્રથમ દિવસથી શ્રીજી મહારાજે ત્રણ વસ્તુ આપી સૌ પ્રથમ દીક્ષા શ્રીજી મહારાજે આ શીતળદાસ એટલે વ્યાપકાન સ્વાઈન આપી સૌ પ્રથમ પોતાના પુરુષોત્તમપણાની વાત શ્રીજી મહારાજે આ વ્યાપકાનંદના મિશે આપી અને સૌ પ્રથમ મુમુક્ષુના શ્રેયનાર્થે અને પ્રેરણાર્થે જે દિવ્ય મંત્ર જે આપ્યો એ પણ શીતળદાસના મિશે આપેલો હતો અચ્યુતદાસજી કરીને ભુજની અંદર મહારાજના એક સંત થઈ ગયા એ મૂળ કચ્છના જ હતા ધુફી ગામના હતા પૂર્વાશ્રમની અંદર એ ભાનુશાળી હતા એમને મહારાજના આશીર્વાદથી નાનપણની અંદર જ કારણ કે એમણે શ્રીજી મહારાજને જે મહારાજના સંતો એ વખતે ભુજમાં વિચરણમાં નીકળેલા અને ફરતા ફરતા ધૂફાઈ ગયા એમને તરસ લાગ્યા ઉનાળામાં અને એ વખતે આ અચ્યુતદાસજી નાના પોતાના ખેતરમાં હતા સંતોએ કીધું કે અમને તરસ લાગી છે તો કે સ્વામી આ બતક છે અબોટ બતક છે ગાળેલું પાણી છે તમે પીવો સંતોએ જ્યારે પાણી પીધું એને એકદમ આમ શાતા વળી એટલે છોકરાને કીધું કે તારે જે જોઈએ એ માગ છોકરાએ કીધું સ્વામી મારે તો શું માગવું પણ હવે તમે કહો છો તો એટલી વસ્તુ માગું કે તમને જે વાલું અહીં આપો જો જે એક ચૌદ વર્ષના બાળકને માગતા આવડ્યું આજે આપણને નથી આવડતું સંતોએ કીધું કે અમને તો શું વાલું હોય ભગવાન વાલા હોય જ્યાં અમે આજથી તને આશીર્વાદ આપીએ છીએ કે તને દરેક ક્રિયાની અંદર ભગવાનના દર્શન થશે અને ત્યારથી આ ભાનુશાળીના બાળક એને નાનપણથી જ મહારાજના દર્શન થયા જ્યાં આગળ મહારાજ ગઢડામાં હોય ગમે ત્યાં હોય પણ જે પણ લીલા ચરિત્રો કરે એને ઘેર બેઠા દર્શન થતાં મોટા થતાં એ સાધુ થયા એનું નામ અચ્યુત દાસ પડ્યું અને એમણે એક પુરુષોત્તમ લીલામૃત સુખ સાગર નામનો ગ્રંથ લખ્યો એમાં તેરના તરંગની અંદર શ્રીજી મહારાજે જે પોતાનો મહિમા મંત્રનો કહ્યો એની વાત લખતા એ કહે છે કે વળી વાલે કરી એક વાત સહુ સાંભળો જન સાક્ષાત અમારા નામ છે તોય અપાર એમાં પણ કર્યો છે નિરધાર એમાં નામ અમારા છે બહુ પાડ્યા નોખા નોખા જને સહુ પણ મુખ્ય અમારું જે નામ તે તો ભૂલી ગયા છે તમામ હવે આજ કરું હું પ્રકાશ તમે સાંભળો તે સહુદાસ સ્વામી નારાયણ મારું નામ સંભારતા સહુને સુખધામ બીજા નામ લે કોઈ અપાર તોય આવે નહીં એની હાર સ્વામી નારાયણ નામ સાર લીએ એક વાર નિરધાર તમે તેને અપાર નામનું સ્વામી નારાયણ સામસાર લીએ એકવાર નિરધાર એને અપાર નામનું ફળ મળે તરત જાણો એ પળ માટે સૌજન સેજો લેજો વિચારે આ છે નામ અતિ સુખકારે સર્વે નારાયણનો હું સ્વામી માટે મને રહેજો કર ભામે સર્વો પરિણામ છે સાર માટે રહેજો સહુ નર નાર એહ નામ રટે જન જે હ પામે અલૌકિક સુખ તે હવે આપણે જ્યાં સ્વામિનારાયણ મંત્ર સર્વોપરી મંત્રો સર્વોપરી શા માટે છે કારણ કે એ મંત્ર એના ઉદગાથા એ મંત્ર જેના આપણને જે છે આપનારા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ પોતે સર્વોપરી છે એટલે એમણે આપેલો એમનો મંત્ર એ પણ સર્વોપરી છે ને અહીંયા અચ્યુતદાસજીએ લખ્યું હવે આપણે જોઈએ કે શ્રીજી મહારાજ સર્વોપરી એ સંદર્ભની અંદર થોડી વાત કરીએ કે જ્યારે લાલજી સુથાર એટલે નિષ્કવાન સ્વામી પૂર્વાશ્રમની અંદર જ્યારે એમને માયારામ ભટ્ટે વાત કરી કે રામાન સ્વામીએ સંદેશો આપ્યો છે કે હવે કોઈએ ભૂજ આવવું નહીં પણ લોજની અંદર એક ઉત્તર ભારતના વર્ણી આવ્યા છે એના દર્શને જવું અને એ વખતે લાલજી સુથારને થયું કે માયારામનું ફરી ગયું છે રામાન સ્વામીમાંથી એની નિષ્ઠા જતી રહી છે એટલે પોતે ભુજ જાય છે અને ભુજ ગયા ત્યારે રામાન સ્વામી એને ઠપકો આપે છે કે તમને કયું છતાંય કેમ અહીંયા આવ્યા તમે કેમ લોજ ગયા નહીં અને વર્ણી તો એ બહુથી મોટા છે અને એ શંકાના નિવારણ માટે જ્યારે લાલજી સુથારે રમાન સ્વામીને પૂછ્યું હરલામૃતની અંદર આ બંનેનો સંવાદ કહે લાલજી મોટા તે કેવા દત્તાત્રેય કે ઋષભ દેવ જેવા કે હે રામચંદ્ર સમાન કહે સુણો રામાનંદ કાન જેમ મોટા છે જેમ મોટા કૃષ્ણ સરવેથી આ છે મોટા વળી એહ એથી આ છે અવતાર નાય અવતારી ઘણી વાત શું કહું તારે એવા મોટાના દર્શન મૂકે શેદ આવી આ ભોજમાં ચોકે ઠપકો આપ્યો ક્યાં તો સર્વથી મોટા છે તો રામાનંદ સ્વામીએ મહારાજની ઓળખાણ આ લાલજી સુથારને કરાવી ગુણાતાન સ્વામીની ત્રીજા પ્રકરણની છેતાલીસમી વાત છે કે જ્યારે મહારાજ વડતાલમાં હતા ચરોતરના ચાર પાટીદારો મહારાજની પાસે ગયા અને કહ્યું કે તમારા શરીર સામું જોઈએ ત્યારે તમે એક સામાન્ય મનુષ્ય જેવા લાગો છો પણ જ્યારે તમારા ચરણ સામું જોઈએ છે ત્યારે તમે ભગવાન લાગો છો ત્યારે શ્રીજી મહારાજે કીધું કે વૈરાટ નારાયણે પોતાના પચાસ વર્ષને દોઢ પોર સ્તુતિ કરી ત્યારે આ ચરણ આ પૃથ્વી પર આવ્યા છે નહીં તો આવે એમ નહોતું હવે તમને જેમ સમજાય એમ ખરું એમ શ્રીજી મહારાજે આ રીતના પોતાના પુરુષોત્તમપણાની આજે આ વાત કરી નિષ્કવાન સ્વામીએ એટલે પુરુષોત્તમ પ્રકાશની અંદર જ્યારે લખ્યું કે આ વારનો જે અવતાર રે એવો ન થાય વારંવાર રે નથી આવ્યા ને આવશો ક્યાંથી રે જન જાણ જો સહો મનમાંથી રે નિષ્કવાન સ્વામી જ્યારે ત્યાં આગળ કાર્યાણીમાં હતા શ્રીજી મહારાજે ગોપાલ સ્વામીને ખાસ બોલાવેલા ને ગોપાલ સ્વામી સાથે પૃથ્વી પર પ્રગટ્યાના જે છ હેતુ એનું એમની સાથે એમને ત્યાં આગળ ગુફ્તેગો કરવો હતો નિષ્કાન સ્વામીને દૂર કર્યા એટલે નિષ્કાન સ્વામીને લાગ્યું કે કંઈક ખાનગી વાત હશે મને છુપાવવા માગે છે અને એટલે એ ગયા નહીં મહારાજે એને બહાનું કાઢ્યું જાઓ પેલી કુંડી કરો છો કરો કારીગર બગાડી નાખે અને બારણું બંધ કરી દીધું નિષ્કાન સ્વામીને જરૂર શંકા પડી બારણા આગળ આવી એટલે તળમાંથી સાંભળે છે મહારાજ તો જાણતા હતા પણ કે ભલે ભલે સાંભળે પણ જ્યારે એમણે પુરુષોત્તમપણાની મહારાજે ગોપાલ સ્વાઈને વાત કરી અને એ વખતે નિષ્કાન સ્વામીએ મહારાજને કીધું મહારાજ આજે તાળો મળ્યો કે શેનો કે જ્યારે હું ગ્રહ ઘેરે હતો અને રામાન સ્વામી પાસે ભુજમાં ગયો રામાન સ્વામી આપના પુરુષોત્તમ વાત કરેલી તે વખતે મને બહુ ખ્યાલ નહોતો આવ્યો પણ આજે આ વાતનો તાળો મળ્યો અને એમણે પછી નિષ્કવાન કાવ્ય લખ્યું એમાં સૌથી આગળ પુરુષોત્તમ પ્રકાશ નામનો ગ્રંથ અને એની અંદર નિષ્કવાન સ્વામીએ આજે આ વાત કરેલી છે ભક્ત ચિંતામણીમાં પણ નિષ્કવાન સ્વામીએ મહારાજના પુરુષોત્તમપણાની વાત કરતા કહે છે કે સુણો સુણો સહુ હું સુણો સહુ હું શું કહું વર્ણ વિવારમવાર નથી દેઠો નથી સાંભળ્યો આજે વો બીજો અવતાર અતિ સામરથી વાવરી હરિધરી મનુષ્યનો દેહ આદિ નમો રે આગમે નથી સુણી શ્રવણે તે આ રીતના આપણે જોઈએ કે નિષ્કવાન સ્વામીએ અને આ બધાએ મહારાજના પુરુષોત્તમપણાની વાત કરી આટલી હવે આપણે જાણી પછી કે મહારાજના પુરુષોત્તમપણાનું જે વાચાણી કે મહારાજ પોતે પુરુષોત્તમ સર્વોપરી છે તો એમનો જે આપેલો મંત્ર એ પણ સર્વોપરી છે અને એને દ્રઢ કરાવતા નિષ્કાન સ્વામીએ પુનઃ પુરુષોત્તમ પ્રકાશની અંદર કહ્યું કે સુણી સ્વામિનારાયણ નામ રે સર્યા કંઈક જીવના કામ રે કાને એ નામની ભણક પડી રે તેને અક્ષર પોળવું ઘડી રે આ નામનો આટલો મહિમા હવે આપણે જોઈએ કે આ નામનો મહિમા જેને અનુભવ થયો હવે અનુભવથી આજે મહિમા કેવો છે કે એકવાર વ્યાપકાનંદ સ્વામી એ પોતે એમના જે છે વિચરણ દરમિયાન ત્યાં આગળ ગયેલા હતા બુંદેલખંડમાં અને બુંદેલખંડ જ્યારે ગયેલા અને એ વખતે એક બ્રાહ્મણ ભક્ત એનો બાળક છે ને એ ધામમાં ગયો વ્યાપકાન સ્વામી તે જ વખતે ત્યાં પહોંચ્યા આ બ્રાહ્મણ બિચારા રડતા હતા અને વ્યાપકાન સ્વામીએ પૂછ્યું શું થયું તે કે આવું થયું છે વ્યાપકાન સ્વામીએ એ વખતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનો એટલો બધો જાપ પોતે કર્યો પેલા લોકોને પણ કરાવ્યો અને બાળક જે મૃત બાળક હતો એને પાછો પુનઃ એ જીવંત કરે છે શ્રીજી મહારાજે પણ આ નામનો મહિમા સમજાવતા કહ્યું કે જ્યારે મહારાજ પોતે સર જોન માલકમને રાજકોટ મળવા જતા હતા અને એ વખતે વચ્ચે સરદાર આગળ ખોખરા ગામ આવે છે આજે એ ગામનું નામ બદલી અને આજે ભૂપગઢ નામ છે આજે અને ત્યાં આગળ એને કાનો સિંધવ અને બીજા વસતા ભક્ત હતા મહારાજને કીધું મહારાજ અમારા ગામમાં કોઈ બ્રાહ્મણ નથી અને અમારે જે પણ કંઈ મંગલ કામ કરવું હોય અથવા ખેતે હાથી જોડવા હોય અને કોઈ સારું મુહૂર્ત જોવાવાળું નથી શું કરવું ત્યારે શ્રીજી મહારાજે કીધું સાંતી જોડવા હોય મંગળ કાર્ય હોય લગ્ન પ્રસંગ હોય તમારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી અને કાર્યનો આરંભ કરવો આ મંત્રની અંદર બધા મુહૂર્ત માત્ર આવી જાય છે આ મહારાજે પોતે આટલો મહિમા કહ્યો આ સ્વામિનારાયણ મંત્ર ભાવે કે કુભાવે કોઈ ભજે એનું પણ રૂડું થાય છે તમે જુઓ ને કે ગોળ છે ને એનો અંદર સહજ ગુણ રહેલો છે એ ગળપણ ને મીઠાશ એનો ગુણ છે પછી કોઈ ચોરીને ખાય કોઈ માગીને ખાય કોઈ તફડાવીને ખાય કોઈ ગુસ્સો કરીને ખાય તો એ ગોળ એને ગળ્યો લાગવાનો છે એમ આ મહારાજનો આ મંત્ર છે ગમે એ ભાવે કોઈ જાપ કરશે પણ એને એનું પરિણામ એને જરૂર એની અનુભૂતિ થશે કે જ્યારે એકવાર શ્રીજી મહારાજ ભાલમાં હતા ને મહારાજની સાથે સુરાખાચર હતા અને એ વખતે એવું બન્યું કે ત્યાં આગળ એક ડોશીમાં હતા અને ડોશીમાં તે વખતે માથે પેલો સૂંડલો લઈ જતા હતા મહારાજે સુરાખાચરને કીધું પેલી ડોશીને અમારો મહિમા સમજાવો મંત્રનો એટલે સુરાખાચર કારણ કે ડોશી સ્વામિનારાયણ બોલ તો પેલી ના બોલી સુરાખાચરે ઘણો પ્રયત્ન કર્યો ડોશી સ્વામિનારાયણ બોલ તો ના બોલે એટલે પછી સુરા ખાચર પોતાની અસલ સ્વરૂપમાં આવી ગયા અને ડોશીમાને એક હડસેલો માર્યો ને તો પેલો માથેથી પેલો સૂંડલો નીચે પડી ગયો અને પડ્યો ને ડોશીમાં ચીડાયા મારા પીટિયા સ્વામિનારાયણ બહુ ફાટ્યા છે સુરા ખાચર મહારાજની આગળ જો મહારાજ જો હવે તમારું નામ બોલી છે કે તો મહારાજે કીધું હવે મારે એનું રૂડું કરવું પડશે ભાવે કે કુભાવે આ નામના જાપથી નિર્વાસનિક પણ જે છે થઈ જાય છે એ નામની અંદર આટલો એક મહિમા રહેલો છે એટલા માટે જેમ કહે છે ને કે મહારાજ જ્યારે ભુજમાં હતા બે નાગર રૂપ જીવીને જગજીવન મહેતાએ મહારાજની પાસે મોકલેલી અને જ્યારે મહારાજ સભામાં બેઠાને આવી ચેનચાળા કરવા લાગી પણ મહારાજે એના આંખમાંથી ને જીવમાંથી આ વાસના ખેંચી લીધી અને પેલી બંને રૂપજીવીઓ હતી પણ એ લોકો એકદમ નિર્વાસનિક થઈ ગઈ મહારાજના ચરણમાં પડી સાચી હકીકત કહી અને જીવન શ્રેષ્ઠ એનું જીવન છે ને સાંખ્યોગી રીતે જીવે છે જગજીવન મહેતાએ જ્યારે એને ફરીથી બોલાવી ત્યારે એણે કીધું કે હવે અમારે એ રસ્તે ચાલવું નથી એ નરકનો માર્ગ છે અમારે હવે અમારા જીવનું રૂડું કરવું છે તો એની વાસના છે ને જતી રહી આ મંત્રનો આટલો મહિમા છે ભૂત પ્રેત વળગાળ દોરા ધાગા એનાથી પણ રક્ષા થાય છે મોતીસર નામનું ગામ અને ત્યાંની અંદર ચાર ભાઈઓ હતા અને એમાં ચાર ભાઈઓના વચ્ચે એક દુદાભાઈ નામના ભાઈ હતા ને એને જ દીકરો હતો બાકી કોઈને દીકરો નહોતો આ બીમાર પડે છે અને બીમાર પડ્યો એમાં પછી દવા દારૂ કર્યું પણ સારું ના થયું ત્યારે બીજા ત્રણ ભાઈઓ અને બીજાએ એને કીધું દુદા આજને આમ તું છોકરો મરી જશે આપણે નિર્વંશ જઈશું તું કંઈક ભૂત ભૂત આપણે તું કંઈક છે ને ત્યાં દોરા ધાગાને એવું કર તો કે હું સ્વામિનારાયણનો છે ને મારે દોરા ધાગા નથી કરવું પણ બધાએ બહુ જ એના ઉપર પ્રેશર લાવ્યા ને ત્યારે દુદાભાઈને થયું કે હવે કંઈ દોરા ધાગા કરવા દે અને પછી એ એક દોરો એના છોકરાના કાંડે બાંધ્યો અને બે દિવસ પછી તાર ઉતર્યો ત્યારે પછી પેલા બધાએ કીધું જો દુદા તું માનતો હતો કે સ્વામિનારાયણ તારું કંઈ કરશે સ્વામિનારાયણથી મંત્રથી કાંઈ ઉતર્યો નહીં અને જો આ તારે દોરા ધાગાથી તાવ ઉતર્યો ત્યારે દુદાએ કીધું હવે તને સાચી વસ્તુ કહું ભાઈઓ કે જો તમે બહુ મંડાણે ને તો આ દોરો તમે જુઓ દોરો કાઢ છોડીને બતાવે આ મારી જે ધાબળો છે ને એ મારો ધાબળો આ એની છેરા રેસામાંથી આ મેં કાઢ્યો દોરો જો મેં જ એની સાત ગાંઠ મેં તૈયાર કરેલી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને મેં બાંધેલો હવે બોલો વિચાર કરો જે આ દોરા ધાગાથી મટ્યું છે કે મંત્રથી મટ્યું છે ગુણાતાન સ્વામી કીધું કે દોરા ધાગાથી જો આ મળતું હોય તો પેલો દર્દી છે ને એ ખાટલામાં સૂતો છે ને ખાટલાની પાટીમાં નકરા દોરા જ છે તોય મરી જાયશ કે નહીં એટલે મહારાજ આપણને કીધું કે આ બીજા આવા કોઈની અંદર આવા વહેમ આમાં જે છે વિશ્વાસ અણવિશ્વાસ અંધશ્રદ્ધા રાખ્યા કરતાં એક ભગવાનના નામની અંદર જ શ્રદ્ધા રાખવાની મુંબઈના છગનભાઈ કરીને હતા શાસ્ત્રીમાનના વખતના હરિભક્તો જ્યારે દિલ્હીથી બોમ્બે આવતા હતા અને પ્લેનમાં આવતા હતા અને પ્લેનની અંદર ઉપર જ કંઈક પ્રશ્ન થયો એને મિકેનિકલ ફોલ્ટ આવ્યો અને પાયલોટે કીધું કે હવે આપણે ભયમાં છીએ અને સેફ એન્ડ સાઉન્ડ આપણું લેન્ડિંગ નહીં થાય અધવચ્ચે જ આપણે જે છે ક્રેશ લેન્ડિંગ થશે હવે ભગવાનને સંભાળો ભગવાનની મરજી એમ થાય એટલે બધા પેસેન્જર ગભરાઈ ગયા છગનભાઈ પણ પોતે પછી તો ગાંડાની જેમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મોટેથી બોલવા લાગ્યા આમ સભામાં બોલતા નહોતા કે જ્યારે રેગ્યુલર સભામાં ધૂન બોલે ને ત્યારે નહોતા બોલતા જેમ તમે જે નથી બોલીને શરૂઆતમાં એમ એ નહોતા બોલતા શું સમજ્યા તો એવી રીતના આ જે છે ધૂન પેલા ગાંડાની જેમ બોલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને ભગવાનની દયાથી મહારાજની ઈચ્છાએથી આ બધું અંદર કંઈક જે બધું ફોલ્ટ હતો એ દૂર થયો અને પાયલોટે કીધું હવે આપણે ભયથી મુક્ત થયા છીએ અને હવે આપણે સેફ એન્ડ સાઉન્ડ લેન્ડિંગ થશે અને બોમ્બે ઉતર્યા પણ એને થયું કે આ યોગી બાપાની દયાથી મહારાજના નામથી બચ્યો છું એટલે પછી ગોંડલ ગયા ગોંડલ બાપા સભામંડપમાં બેઠેલા અને દૂરથી જ્યારે છગનભાઈના આવતા જોયા ને યોગી બાપા હસતા હસતા બોલ્યા છગનભાઈ કેવું ભજન થયું આવું ભજન જો કાયમ થાય ને તો કામ નીકળી જાય પણ આપણે કાયમ થતું નથી આપણે સંકટ આવે ને ત્યારે જ દોરી ખેંચીએ છીએ એ વગર દોરી ખેંચતા નથી આ આટલું બધું જે છે એટલા માટે આ મંત્રનો આટલો બધો મહિમા આપણા જીવની અંદર આપણે રાખીએ અને કહે છે ને કે એટલે એ રીતના આટલા મંત્રનો આટલો મહિમા તમે જોઈએ કે આગળ નિર્વાસનિક થયા કાશીનરે અનુપસિંહજી હતા એમના રાણી છે ને એ ઈડરના કુંવરી હતા અને સત્સંગી હતા કરિયાવરમાં પોતાની સાથે મહારાજની મૂર્તિ લઈને ગયા હતા હવે વસ્તુ સ્થિતિ એવી બની કે એમને દીકરી જન્મીને એ પણ સત્સંગી જ એના માના સંસ્કાર હતા અને દીકરી મોટી થઈ રૂપવાન હતી અને આ રાજા હતા એના જે પિતાજી અનુપસિંહને શિકાર કરવા ગયેલા આખેટ પર એકવાર ગયા અને વાઘને જોયું ને બંદૂક મારી પણ એ છટકી ગયો અને વાઘ છે ને એટલે એકદમ એના ઉપર તરાપ મારી તે વખતે એમના જે બોડીગાર્ડ હતા ને એ પેલા વાઘને માર્યો અને રાજાની રક્ષા થઈ અને પછી રાજા તો પછી પાછા આવ્યા પણ બીજે દિવસે સભામાં અને બેઠા હતા અને અંગરક્ષકની આજે સમય સૂચકતા જોઈને બિરદાવતા કહ્યું કે તારે જે માગવું હોય માગ અને એમ એ બોલવા જાય છે ને અને પેલો માગે કારણ કે એને એની દ્રષ્ટિ ક્યાં હતી પેલી કોરી ઉપર હતી કે મારે બીજું કંઈ નથી જોતું પણ તમારી કોરી મને આપો અને એ બોલવા જાય એ પહેલાં જ કોરીએ કીધું સબૂર એના પિતાશ્રી કે ને હા આપી એ પહેલાં કોરીએ કીધું સબૂર કે છે કે તું છ મહિના સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનો જાપ એક જ ઓરડામાં બેસીને કરવાનું બહાર નીકળવાનું નહીં કોઈને મળવાનું નહીં છ મહિના સુધી જાપ કર અને પછી આજે મારા પિતાશ્રી કહેશે એ પ્રમાણે કરીશ છ મહિના સુધી જાપ કર્યા અને પછી જ્યારે રાજાએ કહ્યું કે હવે તારી શરત પ્રમાણે કન્યાની સાથે તારા લગ્ન કરાવું ત્યારે પેલા જે હતા એના અંગરક્ષક એણે કીધું કે હવે મારે લગ્ન વગ્ન કાંઈ કરવા નથી આ મંત્ર જાપનો પ્રભાવ એટલો થયો કે મારે હવે સંસારમાં પડવું નથી અને પછી એ સાધુ થઈ જાય છે તો જોઈએ કે મહારાજના નામનો આટલો બધો મહિમા શ્રીજી મહારાજે પોતે જ ગઢડા પ્રથમ મધ્યમ પ્રથમ પ્રકરણના છપ્પનમાં કહ્યું ને કે ગમે એવો પાપી હોય અને અંત સમયે જો એને સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો એ સર્વે પાપ થકી છૂટીને બ્રહ્મમોહલને વિશે નિવાસ કરે એવો ભગવાનનો પ્રતાપ મોટો છે માટે ભગવાનનું બળ જે છે એ રાખવું આ રીતના આપણે જોઈએ કે ભગવાનના નામનો આટલો પ્રભાવ છે લોયાના છઠ્ઠા વચનામ્રતની અંદર પણ શ્રીજી મહારાજ કહે છે કે જ્યારે એવા ગુંડાઘાટ થવા માંડે ત્યારે ધ્યાનને પડ્યું મૂકીને જીભે કરીને ઉચ્ચ સ્વરે નિર્લજ્જ થઈને તાળી વજાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું જેને કરીને આ બધા ભાવો એ પણ દૂર થાય છે ગુણાતાન સ્વામીએ પણ વાતમાં કહ્યું ને કે મૂંઝવણ આવે તો કેમ કરવું શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું આ રીતના આટલો સ્વામિનારાયણ મંત્રનો આ મહિમા છે એમ ઈષ્ટદેવ શ્રીજી મહારાજ સર્વોપરી એનો આપેલો મંત્ર એ સર્વોપરી છે તો આ મંત્રના પ્રત્યે આપણે પતિવ્રતા ભક્તિ હવે રાખવાની છે એનું કારણ શું છે અને એ જીવમાં ક્યારે ધડ થાય આપણે શરૂઆતમાં કહ્યું કે આપણે બધાએ અપેક્ષાઓનો એક ઢગલો છે અને એ અપેક્ષાઓ પૂરી કરવા માટે કંઈક ને કંઈક આપણે કરીએ જ છીએ પોતે પૂરી થાય તો શ્રદ્ધા બેસે જ પણ જો અપેક્ષા પૂરી ના થાય તો આપણી શ્રદ્ધા ડગી જાય મહારાજે ગઢડા પ્રથમના સિત્તેરમાં સ્પષ્ટતા કરી છે કે સત્સંગ કરવો એ કેવળ જીવના કલ્યાણને માટે કરવો પણ આ લોકના કોઈ પણ પદાર્થને એની અપેક્ષા એ કરીને સત્સંગ કરવો નહીં એ આપણે જીવની અંદર પહેલાં દ્રઢ કરીએ બીજી વાત હવે કે પતિવ્રતાની સ્ત્રી જેમ એને કોઈ પણ અપેક્ષા એના પતિની પાસેથી લૌકિક પદાર્થની કે એની રહે એમ બીજા કોઈની પાસે ના રહે એમ આપણે પણ જ્યારે મહારાજના આશ્રિત છે તો આપણી પણ એ મંત્ર અને ઈષ્ટદેવ પ્રત્યે આવી પતિવ્રતાની ભક્તિ આપણી હોવી જોઈએ સ્વામિનારાયણ ભગવાન અને એના નામરૂપ મંત્ર પ્રત્યે સ્વરૂપ નિષ્ઠાની જો દ્રઢતા હોય તો સંકલ્પો આપણા પૂરા થાય કે ન થાય તો પણ વાંધો ના આવે એટલે આ આપણને ક્યારેય ગુણા યોગી બાપાએ એમની યોગી વાણીમાં કથા પ્રસંગમાં કહ્યું છે કે દેહના ભાવને લઈને આપણને જે છે ઉપાસનામાં ભંગ થાય છે દેહનો ભાવ છે એટલે અપેક્ષાઓ છે એટલે દેહના ભાવથી ઉપર ઉઠવું એટલે નિરપેક્ષ ભાવે જ્યારે આપણે એ જ્ઞાનાંશે ધીરે ધીરે બાજુ કેળવીએ તો ખરેખર આપણી પણ પાછી વૃત્તિ થાય કદાચ સંકલ્પ પૂરા થાય કે ન થાય તો પણ મનની અંદર ક્યારેય પણ આપણને લાગે એ નહીં અને એના માટે આપણને એટલા માટે કહ્યું ને કે જેવી ભાવના હોય ને એવી આપણી આપણને પ્રાપ્તિ થાય છે કે યાદૃશી ભાવના યશ્ય સિદ્ધિર તાદૃશી અને શ્રદ્ધાનો અભાવ હોય તો પણ સંકલ્પ પૂરો ના થાય કહ્યું ને કે અધૃઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ સંદિગ્ધોહી હતો મંત્રો વ્યગ્રચિત્તો હતો જપ શ્રીમદ ભાગવતજીના મહાત્માના અધ્યાયની અંદર આ વાત કરેલી છે અને એટલા માટે આપણે જોઈએ ને કે પહેલાં પહેલું જીવમાં દ્રઢ કરીએ કે આપણે અહીંયા શું કામ આવ્યા છે આપણે આપણા જીવના રૂડા માટે આવવાના એને બીજું કંઈ નહીં યોગી બાપા જ્યારે આફ્રિકાની અંદર હતા અને એ વખતે એક હરિભક્તએ કહ્યું કે બાપા મને તમારામાં મનુષ્ય ભાવ આવે છે તો યોગી બાપા એકદમ ભાવમાં આવીને બોલ્યા કે તમને અમારામાં શું જોયું અમને પડચાદ આપતા નથી આવડતું અમને પૈસા આપતા નથી આવડતું અમને દીકરા આપતા આવડતું નથી પંચવર્તમાનની અંદર જો અમારામાં ફેર હોય તો તમારો જોડો ને અમારું માથું જો આ પુરુષની આ આટલી એક દ્રઢતા આપણને કરવાની છે કે જો આવા પુરુષ મળ્યા છે અને એની પાસેથી આપણે લૌકિક અપેક્ષાઓ રાખવા નથી અને કદાચ રહે પણ ભગવાન પૂરી ન કરે તો પણ કંઈક એમાં આપણું શ્રેય હશે આટલી જો દ્રઢતા રાખી હોય ને તો ક્યારેય પણ આપણને સત્સંગદર વિઘ્ન આવે નહીં નહીં તો આપણને વિઘ્ન આવે એક સંકલ્પ પૂરો થયો કારણ કે જીવ છે ને એ જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે મનોરથાનામ ન સમાપ્તિ અસ્તી મનોરથ છે ને એની ક્યારેય સમાપ્તિ થતી જેમ દરિયાના અંદર મોજા ક્યારેય સમાપ્ત થતી ને થતા નથી એમ આપણી પણ સમાપ્તિ થતી નથી એક પૂરો થયો તો બીજો તમે જુઓ ને કે જ્યારે લગ્ન કર્યું દીકરાના લગ્ન કરાયું અને બે ચાર વર્ષ કોરા ગયા એટલે બાપા દીકરાને કે પાણું નથી દીકરો નથી એટલે દીકરો એટલે પછી ભગવાન તેના સંકલ્પ પૂરો કરે દીકરો આવ્યો કે સારું હવે દીકરો બાપા સારું નથી રહેતું એને આશીર્વાદ આપો એ થયો હવે એને સ્કૂલમાં એડમિશન નથી મળતું તારે એ થયું પછી હવે મોટો બારમી પરીક્ષા આપી બાપા એને મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં એડમિશન મળે એ થયું મોટો થયો તો બાપા કોક છે ને સિટીઝનવાળી છોકરી મળી જાય તો અમેરિકન છેડો પકડીને જતો રહે એ કરો એ રહ્યું એ પરણે પરણ્યો બાપા હવે એને ત્યાં દીકરો નથી એટલે આ તો ચાલ્યા જ કરવાનું છે there is no end circle has no end and no specific beginning તમે ગમે તે સર્કલથી ચાલુ કરો ને એન્ડ થાય એમ આપણા જીવનની અંદર મનોરથાનામ ક્યારેય પણ જે છે એ એની કોઈ પણ પ્રકારે આપણે કહીને સમાપ્તિ હસતી નથી આજે એક વર્ષનો પૂરો થયો બીજે વર્ષે પાછા બીજાને બીજા ચાલુ થાય છે અને એટલા માટે આપણે કહીએ ને કે એક જ ઈચ્છા રાખવાની કે તમારી ઈચ્છા તમારા જે રુચિ હોય એ પ્રમાણે કરો આપણે માગીએ ના આપે તો કંઈ નહીં પણ આટલી દ્રઢતા રાખીએ કે યથેચ્છસી તથા કરું ધાય વિલ બી ડન તમે ના આપો તો એ તમારી જે છે એમાં મોટબ ના આપો આપો તોય પણ તમારી મોટબ અમે આટલું માગીએ છીએ આપણે કદાચ એ ભૂમિકાએ ના પહોંચીએ કારણ કે મહારાજે અંતેના અઠ્યાવીસના વચનામૃતમાં એક ખરેખર ભક્તની ભૂમિકા બતાવી છે અને કહી કે શૂળી ઉપર ચડાવ્યો હોય ભગવાન બાજુ પર ઊભા બાજુમાં આવે ઊભા હોય તો પણ મનમાં એમ સંકલ્પ ના થાય કે આ ભગવાન મને આ શોળીના દુઃખથી મુક્ત કરાવે તો આ પણ એક આદર્શ નિષ્ઠાવાન ભક્તની ભૂમિકા છે મારે તમારે આપણે બધાએ એ ભૂમિકાએ પહોંચવાનું છે પણ શરૂઆત આપણે બોટમ લેવલથી કરીએ કે આપણે ભલે અપેક્ષાઓ રાખીએ પણ અપેક્ષા પૂરી ના થાય તો મહારાજ તમારી ઈચ્છા જેમ સારું હોય એમ કરજો અમારું જેમ શ્રેય થાય એમ કરજો આપણે ઘણીવાર એવું બને ત્યાં આફ્રિકા આપણા અમેરિકામાં શિકાગોમાં આપણે અહીંયા ધર્મજના એક યુવક છે પ્રકાશભાઈ કરીને એને સત્સંગ નહોતો અને છ એક વર્ષ થયેલા કંઈ દીકરા દીકરી હતું નહીં અને મિત્ર સ્વામીની પાસે લઈ આવે અને સ્વામી આશીર્વાદ આપ્યો કે પ્રસાદીનું જળ ને બધું પીજો મહારાજની દયાથી મુક્તનો જન્મ થશે અને પછી એને ત્યાં આગળ બે હજાર ચારમાં સ્વામી કર્યા ને ત્યારે એણે બાપાને વાત કરી કે બાપા તમે મને કહેલું કે મુક્તનો જન્મ થશે તો મુક્તનો તો જન્મ થયો નહીં કે સ્વામી કે શું થયું તો કે દીકરી જન્મી અને પાછી બે ટ્વિન્સ જન્મી કેવી જોડા દીકરી જન્મી તમે બહાર પેલી સ્કીમ નથી હતી ને કે buy one and get one free તમારે આવે છે ને સ્કીમમાં એમ એવી રીતના સ્કીમની અંદર એક મફતમાં વધારે આવી ગયો એટલે તે વખત સ્વામી કે મેં તને કહ્યું એ પ્રમાણે પેલું પ્રસાદીનું પાણી પીતા હતા કે હા બાપા તમે કહો એ પ્રમાણે હું મારા પત્ની બે પીતા હતા અને દિવસમાં બે વાર પીતા સ્વામી કે એટલે જ બે દીકરી આવી એક વાર પીધો હોત ને તો એક જ આવે અત્યારે જો હાથ ઊંચા કરી દીધા આવું થાય તો પછી સ્વામીએ કીધું જો પ્રકાશ આ તો તને દીકરી કે દીકરો ભગવાનનું પ્રસાદીને સમજ અને તને તો ખબર છે ને કે અત્યારે જેટલી દીકરીને મા બાપની લાગણી છે એટલી દીકરાને હોય હા તમારો અનુભવ છે <laughs> એટલે આપણે બોલવાનું નહીં તમે તમારા મા બાપને કરાયો તમારા દીકરા તમને કરાવશે એટલે આ તો બધું ચાલવાનું જ છે એટલે સ્વામી એટલે પેલા એ કીધે ને બાપા મને તો કાંઈ નથી એને સ્વામી સાથે બહુ બોલવામાં એકદમ છે ને કોઈ અક્ષોભ નહીં એ હું તો સહજ કહું છું દીકરો કે દીકરી એ તો ભગવાનની ઈચ્છાથી જેવાય પણ જ્યારે ઘણીવાર આપણને આવું થાય કે દીકરાની અપેક્ષા રાખી હોય અને દીકરી આવે એટલે લમણે હાથ દઈને બેસે જાણે આપણે ટેસ્ટ મેચ હારી ગયા એમ જાણે લાગે હે દીકરો આવ્યો અને જાણે હો આપણે જીતી ગયા એમાં બીજી ઇનિંગમાં બીજો દીકરો આ જાણે વર્લ્ડ કપ જીતી ગયા આપણને એટલું બધું થતું હોય છે પણ અહીંયા આગળ આપણે જોઈએ કે આવી પ્રકારે નિરપેક્ષ ભાવે નિષ્કામ ભાવે એક નિષ્ઠા જો આપણે રાખી હોય તો જીવનમાં ક્યારેય પણ આપણને સેટબેક આવે નહીં અને મુખ્ય વસ્તુ તો એ છે કે શ્રીમદ ભાગવતની અંદર ત્યાં બીજા સ્કંદની અંદર વાત કરેલી છે કે જન્મ લાભ પરહ પૂસામ અંતે નારાયણ સ્મૃતિ મનુષ્ય શરીરનો મોટામાં મોટો લાભ શું છે આ લાભ આ લોકોના લાભ મળે છે નહીં પણ અંતકાળે ભગવાનની આપણને સ્મૃતિ થાય આ મોટામાં મોટી જે છે ને એ મનુષ્ય જન્મનો લાભ એ આ છે અને એટલે એ આપણે આપણા જીવનની અંદર આટલું દ્રઢ કરવાનું છે એની અંદર આગળ કહે છે ને કે અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધી ને તીવ્રેણ ભક્તિ યોગે ન યજેત પુરુષમ પરમ કોઈ અકામ અથવા તો પછી સર્વકામ કામ મોક્ષ કામ આ લોકની કામના અથવા અથવા તો મોક્ષની કામના હોય પણ તીવ્ર ભક્તિ યોગથી એમણે ભજનને આ કરવું જેણે કરીને એનું જે મુક્તિની સાધના એનાથી એને ફળે છે અને એટલા માટે આપણે પણ અહીં આગળ જે આ વાત કરી એમ જીવનની અંદર આપણે એક મહારાજનો દ્રઢ આશરો મહારાજ આપણા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી મહારાજ એનો આપેલો મંત્ર સર્વોપરી અને એની વિશે આપણે એક દ્રઢતાથી રહીએ એ પણ આપણો સર્વોપરી આપણો આશરો કહેવાય તો આ દિવસે રોજ આપણે દ્રઢતા કરવાની કે આપણા જીવનમાં બન્યું કે ના બન્યું મુંબઈની અંદર એક ભાણજીભાઈ કરીને આપણા એક કચ્છના હરિભક્ત હતા એને જૈન હતા મૂળતો એને કંઈ દીકરા દીકરી હતું નહીં પણ એમના સંબંધી શામજીભાઈ કરી અને યોગી બાપાના શીશ હતા એને લઈ આવેલા અને બાપાએ આશીર્વાદ આપેલો કે જાઓ દીકરો થશે એટલે સ્વામી એને માનતા આપી કે આપણે અહીંયા મુંબઈમાં સાઠ સંતો રહે છે ને એ મહિનામાં ત્રણ ઉપવાસ કરે છે બે એકાદશીને એક નોમ એટલે એની પારણાની સેવા તમારે પારણાની સેવા એટલે સવારના લીંબુનું પાણી એટલે શરબત અને મગ અને દહીં આટલી સેવા કરવાની તો બિચારાએ વરસ દર્દી એ પણ સેવા કરી તો તોય કંઈ એને ઘરે નિશાન ના દેખાયું એ વખતે અહીંયા બોચાસણમાં આવેલા અને બાપાને વાત કરી બાપા કે મહારાજની દયાથી થશે પછી આપણે જે નીલકંઠ વર્ણીની ત્યાં દેરી છે ને બહાર આપણે મહારાજ જ્યાં આવેલા ત્યાં અત્યારે દેરી ત્યાં આગળ એમના નામના હનુમાનજી પધરાયેલા આ તો બધા નવું કર્યું એટલે કે અત્યારે તો હનુમાનજી ત્યાં પ્રસાદીના પેલી રૂમમાં મૂકેલા છે પણ યોગી બાપાએ કીધું આ હનુમાનજી તમારા કે છે તમારે બારે મહિના એનો દીવો આરતી તેલ આ બધું જે છે તમારા તરફથી સેવા મા હનુમાનજી છે ને દીકરો આપશે હવે આપવો હોય તો મહારાજ ના આપે હનુમાનજી કેમ આપે પણ યોગી બાપા એવું કહ્યું એટલે એ પણ સેવા કરી બે ત્રણ વર્ષ થઈ ગયા કાંઈ પણ થયું નહીં છેલ્લે યોગી બાપા સિત્તેરમાં પરદેશથી આવ્યા સારંગપુરની અંદર હતા અને પછી તો બાપાની પાસે બધા એમની તરફથી ચાર પાંચ વકીલ હર્ષદભાઈ શામજીભાઈ વજુભાઈ શેઠ આ બધાએ કહ્યું હા આ બધાએ કે સ્વામી બાપા આ ભાણજીભાઈનું કંઈક કરો ને યોગી બાપા કે ભાણજીબેન શું કરે તો કે એને મુક્ત તો કે એને આશીર્વાદ તો આપ્યા જ એકવાર તો આ પ્રસંગ ચાલતો મુંબઈમાં આ પ્રસંગ બની ગયો એમાં શું છે કે યોગી બાપાને ખબર શામ એવી આ સભા ભરેલી સાંજની અને એમાં આજે વજુભાઈ શેઠ હતા ને અને વજુભાઈ શેઠ એમને તે વખતે પંચાવન વર્ષની ઉંમરે બીજી વાર લગ્ન કરેલા અને એ વર્ષે એ દિવસે એ સભામાં આવ્યા નહોતા એકવાર એટલે સ્વામીએ પૂછ્યું કે હર્ષદભાઈ વજુભાઈ કેમ નથી આવ્યા એટલે હર્ષદભાઈ કહેતા સંકોચાતા કારણ કે એમને બીજી વારના લગ્ન કર્યા ને પંચાવન વર્ષની ઉંમરે અને એ દિવસે એમને ત્યાં મુક્તનો જન્મ થયેલો હતો એટલે હર્ષદભાઈ સંકોચાતા હતા કે આટલી ઉંમર આ બીજો દીકરાનો જન્મ થયો એટલે કહેતા એટલે યોગી બાપા કે શું થયું કે પછી ધીરે ધીરે હર્ષદભાઈએ હસતા હસતા સંકોચાતા કીધું બાપા આજે એમને ઘેર મુક્તનો જન્મ થયો હવે આવું બોલવું અને પેલા ભાણજીભાઈનું છે ને આમ સામે જ એક દરવાજો હતો એ અંદર દાખલ થયા અને દાખલ થયા ને તરત યોગી બાપા બોલ્યા લે આ મુક્તા ભાણજીભાઈ ત્યાં દેવાનો હતો ને વજુભાઈ ત્યાં વયો ગયો કહે છે પછી ધીરે રહીને બાપા કે આ વજુભાઈ ફાચર મારે જ કે ધીરે ધીરે હવે વિચાર કરીએ કે યોગી બાપા આવે જો આપવો હતો પણ એ પછી સારંગપુરની અંદર ભેગા થયા અને બાપાએ પછી જો કેવી રીતના કર્યું બાપાને બધાએ કીધું બાપા ભાણજીભાઈને આટલું બધું કર્યું એને હવે મુક્ત આપો યોગી બાપા કે ગુરુ એમ મુક્ત ના થાય કેમ બાપા કે નિષ્ઠા હોવી જોઈએ સ્વામી ક્યાં લઈને મૂકે નિષ્ઠા હોવી જોઈએ એટલે પહેલાં શ્યામજી કે બાપા નિષ્ઠા વગેરે બધી સેવા કરી મુંબઈ સંતોને પારણાની સેવા ત્યાં બોચાસંડીને હનુમાનજીને આ બધી સેવા કરી એમ નહીં ગુરુ એમના પત્નીને નિષ્ઠા હોવી જોઈએ હવે ચુસ્ત જૈન હતા કોઈ રીતે થાય હતું નહીં આટલું સ્વામીએ કહી દીધું પતિ ગયો યોગી બાપા ધામમાં ગયા આવું બન્યું હોય તો શું લાગે નિષ્ઠા આગી પાછ થાય કે નહીં પણ થોડા વખત પછી અમે જ્યારે સારંગપુરમાં હતા તો લગભગ ચો પંચોતેરમાં અને વખતે સંત સ્વામી પાસે હું સાંજના બેઠેલો ભાણજીભાઈ આવ્યા એમની સાથે એક લગભગ દસ બાર વર્ષનો છોકરો હતો સંત સ્વામીના બધી ખબર હતી સંત સ્વામીએ તે વખતે પૂછ્યું ભાણજીભાઈ આ યોગી બાપાના આશીર્વાદનો ત્યારે ભાણજીભાઈ કીધું બાપા બાપાએ તો આશીર્વાદ આપ્યો સેવા બધી ઘણી લીધી પણ દીકરો જ નથી થયો પણ આ દીકરો તો મારા શાળાનો મેં દત્તક લીધો છે પણ લાખો રૂપિયા ખર્ચતા જે નિષ્ઠા ના થાય ને એ મને યોગી બાપાએ મહારાજની નિષ્ઠા કરાવી જો આ દ્રઢતા આપણે કરવાની સંકલ્પ પૂરા થાય કે ના થાય આપણા સંકલ્પ પૂરા થાય તો જ મહારાજ સર્વોપરીનો મંત્રો સર્વોપરી અને ના થાય તો સર્વોપરી નહીં એવું નથી એ તો છે જ છે એ તો છે જ પણ આપણી સમજણને હિસાબે આગું પછું થતું હોય છે તો નિત્ય પ્રત્યે ઉઠીને મહારાજને આપણે પૂજામાં પણ પ્રાર્થના કરીએ કે આપ તો સર્વોપરી મંત્ર સર્વોપરી પણ અમે તમારા વિશે સર્વોપરી રીતે નિષ્કામ ભાવે જોડાઈ શેષ જીવન પૂરું કરીએ એ જ મહારાજ સ્વાઈના ચરણોમાં પ્રાર્થના જયાન સ્વામી મહારાજની